એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો અમદાવાદમાં બેઠા બેઠા કવચ અને આંગી વાર્તા સાંભળે છે આવો આવો કવચ ભાઈ આંગી બેન આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ ધ્યાનથી સાંભળજો અંજના ભગવતીની આ વાર્તા છે તેમણે મને કહી છે ને હું તમને કહું છું વાર્તાનું નામ છે ક્યાં છે અમારી માં એકવાર તળાવમાં કમળના પાંદડાની છાયામાં ઘણા બધા ઈંડા તરતા હતા હો થોડાક દિવસ પછી ઈંડામાંથી નાના નાના બચ્ચા નીકળ્યા બચ્ચા કેવા ખબર છે બસ એક ગોળ માથું અને પૂંછડી આમ તેમ આમ તેમ તર્યા કરે તળાવમાં બધા સાથે ગેલ કરે એક દિવસ તળાવના કિનારે મરઘીના બે બચ્ચા આવ્યા આ બચ્ચાને તળાવમાં જોવાની ખૂબ મજા પડી ગઈ ચાંચ નમાવીને પાણીમાં નાખે એટલે તળાવમાં રહેલા બચ્ચા દૂર ભાગે મરઘીના બચ્ચાને આ રમતમાં મજા પડી ગઈ એટલી વારમાં મરઘી બહેન બચ્ચાને શોધતા શોધતા આવ્યા માને જોઈને મરઘીના બચ્ચા તો ખુશ ખુશ થઈ ગયા માં માં એમ કરતા મરઘીની પાસે લપાઈ ગયા એ તો આ જોઈને પાણીમાં રહેલા બચ્ચાને થયું આપણી માં ક્યાં હશે તે કેવી દેખાતી હશે તેઓ એકબીજાને પૂછવા લાગ્યા ભાઈ તે આપણી માને જોઈ છે એટલામાં એક મોટો મગર આવ્યો મગર કે હા મેં તમારી માને જોઈ છે એને તો મોટી મોટી આંખો છે જાઓ તેને શોધી કાઢો બચ્ચાનું ટોળું તો તળાવમાં એની માને શોધવા તરવા લાગ્યું ત્યાં તો સામેથી સોનેરી માછલી આવતી હતી હો બચ્ચા બોલવા લાગ્યા હા આજ આપણી માં છે જો કેવી મોટી મોટી આંખો છે તેને એમ કહીને માં માં માં કહેતા માછલીની ચારે કોરથી વળગી પડ્યા માછલીને માછલી કે ના ભાઈ ના હું કાંઈ તમારી માં નથી તમારી માને ધોળું પેટ છે જાઓ એને શોધી કાઢો બચ્ચા તો પાછા તરતા તરતા આગળ ચાલ્યા માને મળવાની એ બધાને ખૂબ તાલાવેલી લાગી કેવી હશે આપણી માં કેવી હશે ત્યાં તો સામેથી એક કરચલો દેખાયો સામે કરચલાને જોઈને બધા બચ્ચા એક સાથે બોલી ઉઠ્યા જુઓ આજ આપણી માં છે ધોળા પેટવાળી માં એમ કહેતા તો બચ્ચા કરચલાને વળગી પડ્યા ભાઈ કરચલો કે અરે અરે અરે તમારી ભૂલ થતી લાગે છે હું તમારી માં નથી તમારી માને તો ચાર પગ છે જુઓ મારે કેટલા પગ છે ગણી જુઓ તો મારે તો આઠ પગ અને બે પકડવાના ચીપિયા છે બચ્ચા તો નિરાશ થઈ ગયા પાછા તળાવમાં તરતા તરતા પોતાની માને શોધવા લાગ્યા ત્યાં તો સામેથી એક કાચબી તેના બચ્ચા સાથે તરતી તરતી આવી બચ્ચા તો રાજીના રેડ આ જ આપણી માં એને ચાર પગ છે ધોળું પેટ છે ને સુંદર આંખો છે બધા માં માં માં બોલતા કાચબીને વીટળાઈ વળ્યા કાચબીનું બચ્ચું આ જોઈને ચીડાઈ ગયું ને એ તો કહેવા માંડ્યું આ તો મારી માં છે તમારી માં નથી તમે કેમ મારી માં જેવા લાગો છો જાવ આગળ તમારી માને શોધી કાઢો બચ્ચાનું ટોળું તો આગળ ને આગળ તરવા લાગ્યું માં ક્યાં હશે આપણને મળશે કે નહીં એમ વિચારવા લાગ્યા ત્યાં તો સામેથી એક દેડકી બાય ડ્રાઉ ડ્રાઉ ડ્રાઉ તરતા તરતા આવતા હતા દેડકીને જોઈને બચ્ચા ગોળ ગોળ તરવા લાગ્યા આટલી બધી ભૂલો કર્યા પછી હવે બચ્ચાને બોલવાની હિંમત નહોતી હો બચ્ચા મનમાં વિચારે છે આ આપણી માં હોઈ શકે એની આંખો મોટી છે પેટ ધોણું છે ચાર પગ છે પણ આપણે એના જેવા ક્યાં લાગીએ છીએ દેડકી તો તરત તેના બચ્ચાને ઓળખી ગયો ભાઈ દેડકી કે ડ્રાવ ડ્રાવ હું તમારી માં છું આવો મારી પાસે આવો બચ્ચા તો દેડકીને વળગી પડ્યા અને પછી પૂછવા લાગ્યા જો તમે અમારી માં હો તો અમે કેમ તમારા જેવા નથી લાગતા દેડકી કહે એ છે કુદરતની કરામત થોડા દિવસ જવા દો પછી તમે જો જોતામાં મારા જેવા જ લાગશો ખરેખર પછી તો થોડા દિવસમાં બચ્ચાને પાછળના બે પગ અને આગળના બે પગ આવ્યા અને પૂછડી તો ક્યાં ગાયબ થઈ ગઈ તે ખબર જ ન પડી ભાઈ હવે બરાબર એમની માં જેવા દેખાવા લાગ્યા હો વાહ ભાઈ વાહ બચ્ચાને એમની માં મળી ગઈ તો ભાઈ કવચ ભાઈ આંગી બહેન આવી હતી આ દેડકાના બચ્ચાઓની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને સરસ મજાની બીજી વાર્તા કહીશો ભાઈ આવજો